કહ્યું છે કે નંદજી ભલે ગાડામાં બેસીને આવે પણ શ્રી કૃષ્ણ બલરામને મારા રથમાં બેસાડીને તું લઈ આવે નાના માટે રથ મોકલ્યો છે નંદવાળા બહુ ભોળા છે એ બહુ ભોળો છે એને જગતમાં કોઈ ઠેકાણું ચલતો પણ દેખાતું નથી મને લાલાના માટે રથ મોકલ્યો રથ તો કંસ રાજાએ મોકલ્યો છે પ્રેમથી મોકલ્યો નથી કપટ કરી નજિયાનું કપટ સમજી શક્યા નહીં માટે રથ મોકલ્યો છે મને મોદે લાલાના જન્માક્ષર જોઈને મને કહ્યું હતું તમારો કનૈયો ભલે ગાયોના પાછળ ફરે છે પણ એનો મોટો રાજયોગ છે મોટો રાજા થવા Claro, andiamo al pesce, facciamo la viuzza di પછી ગાયોના પાછળ નહીં પડે રાજા પાસે અંશ રાજાએ લાલાને લાલાના માટે રથ મોકલ્યો લાલાને આવડે જ અગિયારમું વર્ષ બેઠું મારો કનૈયાને રાજા થશે એવું લાગ્યું નંદજીએ કહ્યું છે કૌશ રાજાની આજ્ઞા છે તો આવતીકાલે હું આવીશ મારી પીરસમાં બેસવું નથી બાળકોને રચવું થઈ જાય ત્યારબાદ મિત્રોને ખબર પડી છે આવતીકાલે તો શ્રી કૃષ્ણ મથુરામાં જવાના કે બાળકો દોડતા આવ્યા છે નંદ બાબાને કહ્યું છે વાલા વાલા મારે આવવું છે ત્યારે તમે ના પાડી શકો હું લાલાજીને મને ગમતું આ વસ્તુ લાલાને હાચી રીતે મને સાથે લઈ શકો તો પછી લાલાને કહે કોણ હતો શું હતું કહે છે તમે ઘેર જાઓ તમારા માતા પિતાની આજ્ઞા હોય તો તમે આવજો મને વાંધો ન બાળકો ઘેર ગયા છે માતાઓને પૂછે છે માં કનુ આવતીકાલે મથુરા જવાનું છે માં મારે જવું છે કે જા લાલાને હાથ આખા ગામને પ્રાણ કરતા સારો લાગે એના લીધે અમારી શોભા છે હું લાલાના માટે જ જવાનું દોડતા આવ્યા છે નંદ આવાને કહ્યું આવો મારી માએ મને આજ્ઞા આપી છે તો આવવાનો નથી સમજાય એટલે તમે સવારે વહેલા તૈયાર થઈને આવો આપણે ગાડામાં બેસીને આગળ જઈશું અને તમે લોકો ઘરમાં ભોજન કરીને પછી આવતીકાલે રસોડે બાળકોનો શુદ્ધ પ્રેમ છે નંદુ આવાને કેવા રજુ આવા મને રચમાં બેસવાની ઈચ્છા હતી તમે કદી રચમાં બેસી કે મારી જોઉં ઓળખમાં બેસે તારા ઓળખ નીકળે આવા ઓળખના પાછળ પાછળ દોડતો દોડતો મને લાગુ બેસવાની ઈચ્છા નથી મારો કઈ ઓળખમાં બેસે તમારે જોવું છે કોનો શુદ્ધ પ્રેમ બધા થયા છે મથુરા જવાની તૈયારીઓ થાય છે બધાને આનંદ થયો છે યશોદામાં આને ગમતું નથી યશોદાજી નંદ બાબાને સમજાવે છે આવતીકાલે તમે મથુરા જવાના કે હા અક્રૂરજી આમંત્રણ આપવા આવ્યા મારા લાલને તમે લઈ જવાના આ લાલાને લઈ મારી આ વૃદ્ધાવસ્થા છે મારી આંખથી દૂર ન કરો મને લાગે છે કે કૌશની દાનત સારી નહીં હોય મને લાગે છે કે કેમ બોલાશો આ રથ જોઈને તમે ભૂલા પડશો એની દાનત સારી નથી આ બે ત્રણ દિવસથી રોજ મને ખરાબ ખરાબ સ્વપ્ન બહુ દેખાય હું વિચાર કરતી હતી આવા સ્વપ્ન મને કેમ દેખાય અને આ ક્રૂર આવ્યો તમે તો આકરું સાથે બહુ પ્રેમથી વાતો કરો છો હું તમને ખરું કહું છું આકરું આવ્યો છે ને એ મને કાળ જેવું લાગે મારા લાલને આજથી દૂર મચવા દઈ સવારે ઉઠે કે નહીં ભૂખ લાગે મથુરા ગયા પછી મારા લાલને તે કોળાડો હું જયારે બહુ મનાવું છું ત્યારે થોડુંક ખાય મારો કનૈયો બહુ સુંદર દેખાય મને એમ લાગે છે અહીંથી મથુરામાં ગયા પછી એ જલ્દી પાછો નહીં રાખો કોઈ સ્ત્રી આવા પરથી જાદુ કરી નાખે તો એ આખી સુંદર દેખાય તમારી બહુ ઈચ્છા હોત તો તમે બલરામને સાથે લઈ જાઓ પણ હું લાલાને તો નહીં જવા દો એના આધારે હું જીવું આખીને દૂર ન નંદજીએ કહ્યું છે લાલાને હું ન લઈ જઉં તો કંસ રાજાને ખોટું લાગે અક્રૂરજી ખાસ આમંત્રણ આપવા આવ્યા છે હું આવતીકાલે લાલાને લઈ જઈશ કેશોરાજીએ પૂછ્યું છે અહીંથી ગયા પછી પાછો ક્યારે આવશે કે હું સાથે જવાનો છું અને એને અગિયારમું વર્ષ ભેટું છે તું એને ઘરમાં કેટલા દિવસ રાખીશ એને બહારનું થોડું જ્ઞાન થવું જોઈએ હું તને હવે ખરું કહું છું મારી વૃદ્ધાવસ્થા કનૈયો બધાને વાગો લાગે છે હવે કનૈયો હટ ને તો પણ એને ગાયોના પાછળ હું નહીં મોકલું હવે જલ્દી મારે એને ગોકુળનો રાજા કરો કંસ મોટો રાજા છે કંસ રાજા સાથે ઓળખાણ થશે કામમાં હું લાલાને ન લઈ જાઉં તો કંસ રાજાને ખોટું લાગશે પછી કદાચ વેર કરશે આઠ દસ દિવસ અમે મથુરામાં રહીશું હું દાદાને મારી સાથે પાછો લઈ આવી નંદ બાબા જાણતા નથી કે મથુરામાં ગયા પછી શું થવાનું છે હું લાલને મારી સાથે લઈ આવી મને એમ લાગે છે કે ગયા પછી પાછો જલ્દી નહીં ફકીર નહીં આવે હું સાથે જવાનું હું સાથે લઈ આવી મંદવાવા સુઈ ગયા છે બધાને નિદ્રા આવી છે અને યશોદા માને નિદ્રા આવતી નથી પથારીમાં બાલકૃષ્ણ છે લાલાના માથે હાથ ફેરવે છે પ્યાર કરે આજે મારી પથારી પાછળ આવતીકાલે નહીં હોય એના પિતાની જ બહુ ઈચ્છા એને મથુરા લઈ જવાના Moralne kulimy rozmowa. Kiyobek. Maneni zrauti. ઈશોરામાએ પથારીનો ત્યાગ કર્યો છે હજુ તો કનૈયો ઘરમાં છે અને મારે છે આંગણામાં બેઠા હજુ રાહ પછી શું થશે મારું હૃદય રાત્રિના સમયે શ્રી કૃષ્ણ જાગ્યા તમે માની બહુ બહુ કાઢી રાખતો એ બહુ પ્રેમ કરે પથારીમાં માં નથી મારી માં ત્યાં ગઈ હશે આનું નામ અક્રૂર રાખ્યું છે આ તો મહાક્રૂર દેખાય છે એને ક્યાં ગયા આ કરણી જેવી છે બે પ્રેમીઓને એ વિયોગમાં મારે છે મને તો એવું લાગે છે અહીંથી મથુરામાં ગયા પછી આપણને કદાચ ભૂલી જશે તને ખબર છે મથુરાની સ્ત્રીઓ તો બહુ ભણેલી છે અતિ સુંદર છે તો લાવાની એવી સેવા કરશે એ મને ભૂલી જશે હું તો મૂર્ખ છું મને ક્યાં અક્કલ લાલાની સેવા કેવી રીતે કરવી હું જાણતી નથી હું તો પાગલ છું કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ બોલતા રહ્યું મને સેવા કરવાનું ધ્યાન નથી મથુરાની સ્ત્રીઓ તો બહુ ભણેલી છે એવી વાતો કરશે આપણને ભૂલી જશે અહીંથી ગયા પછી જલ્દી પાછા નહીં આવશે શ્રી કૃષ્ણ વિનાનું જીવન વ્યર્થ છે અક્રૂરને અમારી દયા હોતી નથી અક્રૂરે હાથ જોડે ધરતીમાં નજર રાખીને ઉભો આપણને ખાતરી થઈ છે આ લોકોનો પ્રેમ સાચો છે આપણું થોડા ગભરાયા છે આ લોકોનો મને વિશેષ લાગશે કે એમનો પ્રેમ ધૃતિમાં નજર રાખીને હું ઉભા છું શ્રી કૃષ્ણ બલરામનું ભોજન છે શ્રી કૃષ્ણ બહાર આવ્યા છે લાલાએ જોયું છે શ્રી રાધાજી મૂર્છામાં પડ્યા શ્રી રાધાજીના માથે હાથ પધરાવ્યો છે શ્રી રાધાજીના કાનમાં કહ્યું છે શ્રી રાધે તું અને હું આપણે બંને એક જ છીએ શ્રી રાધા એ જ શ્રી કૃષ્ણ અને શ્રી કૃષ્ણ એ જ શ્રી રાધા છે એ તું લીલા કરવા માટે બે સ્વરૂપો પ્રગટ કર્યા છે આજ સુધી મારી વાલી ગાયો મારી ગોપીઓ શ્રી દાદાજીને રાજી કરવા માટે હું રમતો હતો વાસણ વગાડતો હતો હું નાચતો હતો આજે દેશ દુઃખી થયો છે પાપી રાજાઓ પ્રજાને બહુ ત્રાસ આપે અને તેથી મારે ન છૂટકે મથુરામાં જવું પડે હું મથુરા તો જઉં છું શ્રી રાજે મારા પ્રાણને સારામાં રાખ્યો Papa, natuurlijk. શું આવે સુધી શ્રી રાધાજીને રાજી કરવા માટે હું વાસળી વગાડતો અને હું કોઈ દિવસ વાસળી નહીં વગાડતો મથુરાના દ્વારકા માટે પછી હું શંખ વગાડી આજથી વાસળી નહીં વગાડ શ્રી રાધાજીના હાથમાં તે વાસળી આપી અને કહ્યું છે શ્રી રાધે તું જયારે વાસળી વગાડીશ ત્યારે હું દોડતો દોડતો તને મળવા આ વાસળી મને પ્રાણ કરતા ત્યારી છે શ્રી રાધોજીના હાથમાં તે વાસળી હવે કોઈ દિવસ હું વાસળી નહીં વગાડું હવે હું શંખ વગાડું શ્રી રાજાજી એક અક્ષર ભૂલી શક્યા પછી તો ગોપીઓને આશ્વાસન આપ્યું છે ગોપીઓને કહ્યું છે હું તમારો પ્રેમ જાણું હું આવી તમે રડશો ને તો મારા પ્રયાણમાં અપશુક જ થાય છે જરા રડશો ને તમારા આંખમાં આંસુ આવે એ મને અપશુકમ થાય ભગવાનને અપશુકમ ન થાય તે આંખને આંસુ રોકીને ઊભી છે એમને અપશુકન ન થાય માલિકને બનાવે આપ તમે વહેલા આવો છો અમે તમારા આધારે છીએ તમે કદાચ અમારી ઘરે જ વહેલી ન હોય પણ શરણે આવેલાનું રક્ષણ કરવું એ તમારી ફરજ છે અમે તમારા માટે જોઈએ અમે સર્વમાં તમને જ શોધીએ વાત તમે રહેલા કોઈ ગોપી છે મારો નિયમ છે માખણ મિશ્રી હું હારું રહું ત્યાં સુધી હું પાણી પીતી ગયો સવારે બે મિનિટ મારે ગયેલા પછી મારા દેખતા માખણ હારો હું તમને વધારે નહીં રોકું પછી તમે માથું રાજા કોઈ ગોપી બનાવે છે પણ તમારો યોગ સહન થતો નથી આખો દિવસ હું તમને યાદ કરીને રડીશ મારો નિયમ છે સાયંકાળે જયારે હાથ પધારો છું ત્યારે હું આરતી આરતી રજો બે મિનિટ મારા ઘેર આવું છું અને બે મિનિટ દર્શન આપશો હું બહુ આનંદ કરશે હું મારા તમને તિલક કરો અને તમારી આરતી ઉતારો બાપુના જવાબ હું મિનિટ ધરશો ના ગોપીઓને આશ્વાસન આપ્યું જીવ આવીશ ગોપીઓને સમજાવીને શ્રી કૃષ્ણ બલરામ રથમાં બેસે રથમાં વિરાજેલા શ્રી કૃષ્ણના દર્શન કરતા ગોપીઓ વ્યાકુળ થઈ જાહેર છે ક્યારે દર્શન થશે એકદમ બે હાથ ઊંચા થયા एवं ब्रुवाणा विरहातुरादृशम् व्रजस्त्रिया कृष्णविषक्तमानस विसृज्य लज्जा કરોડોદોષમાંસુસ્વર હે ગોવિંદ હે રામ હે પ્રાણ પ્યારે સૂર્ય આકાશ સૂર્ય આરોગ્ય Espíritu Santo akure roke salalo. Tere gokiyo bauri akute ite. Akuru, akuru, tu mori uko. મારું બે મિનિટ દર્શન કરતા તે મેળામાં કોઈ દિવસ દર્શન કર્યા નથી મને તે દર્શન કરવા દે અક્રોર મોરે મારે પ્રેમ સાથે થોડી વાતો કરવી અક્રોર કહું મોરે اكون معاك الوطن ايه المعلومة ايه غير الثلاثة المجتمع ولكن ربي يوضعه لي عقوبة أنت عرجلين سرية جودة ما دينا بالعكينة يا غباطة جودة معنا العليل القضي ودعي 나는 어렸을 때 제일, 제일 마음 아픈가 봐요. 말할 때, 내가 불렀고 나요. 나한테 이렇게 욕받았지. 나는 어렸을 때 저희 여소다만 그냥 바지와 바지를 돌아와요. 나는 로컬을 주는 거안 મારો લાલ જાય એના પાછો દોડે છે ગોપીઓ દોડે છે શાળાએ જોયું છે મારી માં દોડતી આવી આખું આજ્ઞાથી રસું મોડાય રસ્તામાં રસું મોડાયો છે રસવાથી શ્રી કૃષ્ણ મહારાજ નીચે યશોદામાં કે પણ આજથી સમય ભૂલ મળશે પણ તને જ મથુરામાં જવાની ઈચ્છા થઈ તારી ઈચ્છા એ જવાની ઈચ્છા તારું સુખ એ જ અમારું સુખ પૈસા ભોગવવા માટે મેં પ્રેમ કર્યો નથી મારા લાલને સુખી જોવા માટે પ્રેમ કર્યો મારો કનૈયો તો એવો છે એને યાદ કરીને કોઈ રડે ને તો બહુ શાંતિ મળે બધા હવે તને યાદ કરીને હું રડીશ છું બહુ શાંતિ છે રડવાનું દુઃખ બધા જાણે રડવામાં આથી સુખ જે એકાંતમાં બેસીને પરમાત્માના માટે રડે એના જ દુઃખનો અંત આવે આ જીવ અનેક જન્મથી રડતો રડતો જ આવે માના પેટમાંથી બહાર આવે છે ત્યારે બહુ રડે છે બહુ તરફ આ જીવ જયારે સંસાર છોડે છે ત્યારે હયાએ કરતો રડતો રડતો થાય રડવાનું દુઃખ તો બધા જાણે છે રડવામાં બહુ સુખ છે જે એકાંતમાં બેસીને પરમાત્માના માટે રડે એને બહુ શાંતિ મળે મારો કનૈયો એવો છે એને યાદ કરીને હું રડીશ મારી સાથે યશોદા માએ લાલાનો હાથ બળરામજીના હાથમાં આપ્યો અને બળરામજીને કહ્યું છે બળરામ તું મોટો છું મારો કનૈયો બાળક લાલાને હાથ જોજો મારી બહુ ઈચ્છા છે કે એકલો કનૈયો કોઈ ઠેકાને જાય નહીં બલરામ તો સાથે છે તમે બે ભાઈઓ સાથે તમારી પાછળનું બીજું શું છે હું મરાઈથી માખણ મિશ્રી મોકલી છું હું માખણ આવો પ્રેમથી ત્યારે બેટા મારી ઈચ્છા તો નહોતી હું તને કોઈ દિવસ કહું પણ મને એમ લાગે છે ખાલી તને હું કહી દઉં તું મને ના ના કહીને ભૂલાય પણ લોકો એવી વાતો કરે છે તું દેવકીનો આત્મો અને શોધા તારી માં નથી આ તારી દાસી છે તો તને ધોવાડીને મોટો કર્યો હું જાણતી હતી છતાં મેં પ્રેમ કર્યો બહુ કાળજી રાખતી હતી નહીં આનંદ મારે નાની જરા ઓછું લાગે મને યાદ આવે છે એકવાર મેં બહુ મોટી ભૂલ કરી તારી ઈચ્છા નહોતી છતાં મેં તને એકવાર ખરણી શકે બાંધ્યો બેટા આ તારી માં નથી હું કરી દાસી મને માફી થઈને રડવા લાગ્યા ગોપીઓ હવે થઈ છે આ બધાનો પ્રેમ જોતા આખું માણસ મારશો બહુ પ્રેમ સાચો શ્રી કૃષ્ણના આંખમાં આંસુ છે શ્રી કૃષ્ણ માના ચરણમાં વારંવાર અને કહ્યું છે માં આજે તું બોલી તે બોલી પણ માં ફરીથી કોઈ દિવસ તું આવું બોલીશ નહીં બાકી હું બોલી મને જરાય ગમતું નથી લોકો ગમે તે ભૂલતા હશે લોકો કઈ બોલે તે તું સાંભળીશ નહીં મારો તારો દીકરો મારો પ્રેમ મારા ઉપકાર કનૈયો કોઈ દિવસ ભૂલશે લોકો કઈ બોલે તો તું સાંભળે છે તું મને પ્રેમથી બાંધ્યો થોડા દિવસોમાં તારો કનૈયો દ્વારકાનો રાજા થશે તારો કનૈયો અનેક રાણીઓનો ધણી થશે તું બરાબર યાદ રાખીશ હું રૂકમણીનો નથી હું સત્ય વાપરું બહુ સારું નાનો પ્રેમ કરે કોઈ દિવસ ભૂલશે નહીં મારે લાલાએ મારા ચરણમાં નાખ્યું લાલાને ઉઠાવ્યો અને છાતી સાથે લાલાને આશીર્વાદ આપ્યો મારી તારી બહુ ચિંતા કરે માથી રડીશ નહીં મારા શરીર આચવ છે મારું કનૈયા આવશે મારી કાળી કનૈયા આચવી રાખશે માં શુક્રદેવજી મહારાજ વરવન કરે છે શ્રી કૃષ્ણ નિષ્ઠુર નથી બહિરંગમાં વિયોગ આપ્યો છે અને તે સતત આ વ્રજવાસીઓ મારું ધ્યાન મારું સતત સ્મરણ કરે માટે વિયોગ આપ્યો છે વિયોગમાં પણ સંયોગ સંતો એવું વર્ણન કરે છે જેટલી ગોપીઓ રથના પાછે પાછે દોડતી ગઈ છે એટલા શ્રી કૃષ્ણના સ્વરૂપો પ્રગટ થયા ગોપીના કાનમાં કહ્યું છે તારા ઘરમાં તું મને સંતાડી રાખ તારા વિના મને ગમતું નથી તો હું તારા ઘરમાં છું તો તું કોઈને કહીશ નહીં જે શ્રી કૃષ્ણને ઘરમાં સંતાડી રાખે છે જે શ્રી કૃષ્ણને હૃદયમાં સંતાડી રાખે છે એને જ ગોપી કે ગોપાયતી શ્રી કૃષ્ણ જેના મનમાં શ્રી કૃષ્ણ વિના બીજું કઈ નથી તારા વિના મને ગમતું નથી તારા ઘરમાં તું મને સંતાડી રાખ ગોપીઓને અંતરંગમાં સંયોગ હતો ગોપીઓને એવું લાગે કે મારા ઘરમાં જ છે મારી સાથે જ છે મારા વિના એમને ગમતું નથી એમના વિના રહી શકતી નથી બહિરંગમાં વિયોગ છે અંતરંગમાં સંયોગ સંપ્રયોગ વિપ્રયોગાત્મક ઉભય વિધા લીલા છે ધ્યાન એ વિયોગમાં થાય છે ધ્યાન એ સંયોગમાં થતું નથી સતત મારું ધ્યાન કરે તો મારા સ્વરૂપને પ્રાપ્ત થશે અને તેથી વિયોગ આપ્યો પ્રત્યેક ગોપીને એવો અનુભવ થયો મારી સાથે મારા ઘેર આવ્યો મારા કૃષ્ણ મારી સાથે જ છે યશોદા લાલાનો આશીર્વાદ આપે છે રથમાં વિરાજેલા છે રથ નીકળ્યો છે બધા ટગર ટગર જોતા પ્રજવાસીઓના પ્રેમનું વર્ણન કોણ કરી શકે મધ્યાહન સંધ્યા કરવા માટે અક્રૂરજી જમનાજીના ધરા સુધી આવ્યા ત્યાં યમુનાજીમાં સ્નાન કરે છે સંધ્યા કરે છે યમુનાજીમાં અક્રૂરજીને શ્રી કૃષ્ણ બલરામના દર્શન થયા યમુનાજીમાં દેખાય છે તો રથમાં છે કે નહીં બહાર આવીને જુએ છે તો એક સ્વરૂપ રથમાં પણ દેખાય અક્રૂરજીને ખાતરી થઈ રસ્તામાં અનેક અને દર્શનનો આનંદ મળ્યો છે સાયંકાળે મથુરામાં આવ્યા છે મથુરાના બહાર બગીચામાં નંદ બાવાનો મુક્કામ હતો પ્રભુએ કહ્યું કે કાકા મારે અહીંયા જ રહેવું છે અક્રૂરજીએ બહુ આગ્રહ કર્યો કે મારું ઘર પવિત્ર કરો ત્યારે અક્રૂરજીના કાનમાં કહ્યું છે કે કાકા મામાની ખબર લીધા વિના મારે કોઈના ઘેર જવું નથી પછી આવીશ અક્રૂરજી રાજમહેલમાં ગયા છે કંસ રાજાને ખબર આપી કે શ્રી કૃષ્ણ ભગવાનને હું લઈ આવ્યો છું નંદલાલા ગાડામાં બેસીને આવ્યા છે ગામના બહાર બગીચામાં મુક્કામ કર્યો છે આવતીકાલે તમને મળશે કંસ રાજી થયો આ બાજુ નંદ બાબા પ્રતીક્ષા કરતા હતા શ્રી કૃષ્ણ બલરામ આવે છે નંદજીના આનંદ લાલાને ગોદમાંથી પ્યાર કરે છે લાલાને લાલાને એવી સુંદર સામગ્રી સાથે મોકલી બાલ બાલ મિત્રો સાથે ભોજન કરવા બેઠા છે આજે માને છોડીને આવ્યા છે પહેલો દિવસ છે ભોજન કરવા બેઠા ત્યારે યશોદામાં લોકો એની યાદ આવે ભગવાનની ભક્તિ એવી રીતે કરો કે કોઈ દિવસ ભગવાન મને યાદ કરો આ જીવ ઈશ્વરનું સ્મરણ કરે એ તો સાધારણ ભક્તિ છે જીવ દુઃખી છે એ ભગવાનનું સ્મરણ કરે તો દુઃખને ભૂલે પરમાત્મા સાથે એવો પ્રેમ કરો કે ભગવાન કોઈ વખત મને યાદ કરે મુખનો કોળિયો મુખમાં છે હાથનો કોળિયો હાથમાં રહ્યો એ ભોજન કરી શક્યા નહીં નંદજી પૂછે છે બેટા તું કેમ જમતો નથી કે હવે મારી મા મને બહુ યાદ આવે મારી મા જે ઘરમાં રડતી હશે મારી માને કોણ સમજાય પંદરાના સમજાય બાળક છે નોકરી પ્રેમ પછી આઠ દસ દિવસ પછી ઘેર જવાનો હવે મારી ગંગી ગાય મને બહુ યાદ આવે ગોકુળ છોડીને મથુરામાં ગયા એ દિવસે ગાયો ખડ ખાતી નથી પાણી પીતી નથી મથુરાના માર્ગને મીઠ માંડીને ભાંભરે છે અમારો ગોપાલ આ રસ્તે ગયો ગોપાલ ક્યારે આવશે ગાયો લાવવાની રાત ગાયો ઉપવાસ કરે ને ભોજન આજે મારે ખાવું નંદજી સમજાવે છે બેટા થોડું તો ભોજન કરવું જોઈએ આવા હું સવારે ઘેરથી નીકળ્યો ને ત્યારે મારી માએ મને બહુ જમાડ્યો આ પેટમાં જરાય ભૂખ નથી આજે દાદાએ ખાધું રાત્રે બધા ત્યાં સુઈ ગયા પ્રાતઃકાલ થયો છે સ્નાન કર્યું છે બાળકો લાલાને કહેવા લાગ્યા કે કનૈયા તું અમને મથુરા નહીં બતાવ્યું બાળકો નંદજી પાસે આવ્યા છે અને કહ્યું કે આને મથુરા જવાની બહુ ઈચ્છા નંદ બાબા સમજાવે છે તમારે જવું હોય તો ભલે જાઓ પણ જાય તોફાન કરવાનું નહીં આ કૌશ રાજાની મોટી રાજધાની તમે ગોકુળમાં કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો છો પણ અહીંયા તો કૌશ રાજાની જ જય બોલાય તમે કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો કદાચ કોઈને ખોટું લાગે છે જહાજ તોફાન કરવાનું નહીં ડાબી બાજુએ જ ચાલવું જોઈએ આ મોટું શહેર છે બહુ ભીડ હોય છે નંદ બાવા બધાને શિખામણ આપે અંધારું થાય એના પહેલા ઘેર પાછા આવે હા પાડી શ્રી કૃષ્ણ બલરામ ગ્વાલ બાલ મિત્રો સાથે જાય છે મથુરાનો મોટો દરવાજો આવ્યો અને દ્વારમાં જ્યાં દાદાએ પ્રવેશ કર્યો આ બાળકોને રોજની ટેવ હતી કનૈયો તો અમને બહુ આપે બહુ પ્રેમ કરે છે અમે લાલાને કશું આપતા નથી બાળકો પ્રેમથી લાલાની જય બોલતા હતા કનૈયો ઘરમાં આવે બહાર જાય અને ત્યારે પ્રેમથી લાલાની જય બોલે મથુરાનો મોટો દરવાજો અને તે દરવાજામાં લાલાએ જ્યાં પ્રવેશ કર્યો નંદ બાબાએ શિખામણ આપી હતી પણ બાળકો ભૂલી ગયા અને તે સમયે કૃષ્ણ કનૈયા દાઉજી મહારાજ શ્રી કૃષ્ણ બલરામનો જય જયકાર અને તે જય જયકારનો શબ્દ માથુરી સ્ત્રીઓના કાને ગયો જે સ્ત્રી જે કામ કરતી હતી તે પડતું મૂકીને દર્શન માટે દોડતી જાય અગિયાર વર્ષથી પ્રતીક્ષા કરતા હતા સામે છે ગઈકાલે સાયંકાળે આવ્યા છે દોડતા જાય છે પ્રથમ દર્શનમાં પ્રભુએ એક એકનું મન ખેંચી લીધું अश्नन्त्य एकास्तदपस्य सोत्सवाः अभ्यज्यमानाः अकृतोपमज्जनाः स्वपन्त्य उत्थाय निशम्य निस्वनम् કપાયંત્યોર્ભ્રમપોયમાચરા વાતો કરે છે કથા બહુ વર્ણન કરી છે પ્રથમ દર્શનમાં પ્રભુએ એક એકનું મન ખેંચી લીધું અપરાધ જાય છે તે રસ્તામાં કંસનો ધોબી મળ્યો છે આ રામાવતારનો જીવ છે શ્રી સીતા માની જેને નિંદા કરીએ શ્રી સીતારામજી અતિ સરળ છે જેને નિંદા કરીને જરાય સજા કરી શ્રી રામ સર્વ સાથે સરળ શ્રી કૃષ્ણ દુર્જન સાથે સરળ નથી નિંદા કરનારે ધોબી થાય છે જેને ધોબીના ઘેર જન્મ લેવાની ઈચ્છા હોય તે રોજ એક એકની નિંદા કરે રાજમાર્ગથી એ જાય છે ગુમાસ્તાના પાસે ઓટલાથી અક્કડમાં ચાલતો પ્રભુએ કહ્યું ધોબી દાદા તમે બહુ કપડાં લઈ જાઓ છો થોડાક મને મારા મિત્રોને આપશો સ્વાભિમાની તે બોલવા લાગ્યો કે તમારા બાપ દાદાએ કોઈ દિવસ આવા કપડાં જોયા હતા આ કંસ મહારાજના કપડાં છે આ તમારું ગામડું ગોકુળીઓ નથી શું સમજો છો હું સિપાહીને બોલાવું છું તમને પકડશે એવો બોલવા લાગ્યો ને તે બલરામજીને બહુ ખોટું લાગ્યું લાલાને કહ્યું કે કનૈયા કનૈયા તેને મરણકાળનો સન્નિપાત થયેલો લાગે તું માર એને આવે મોટા ભાઈની આજ્ઞા થઈ તો દોડતા ગયા તે મુખ ઉપર થપ્પડ મારી માથું અલગ ને ધડ અલગ થઈ માલિકનો એક નિયમ છે માનવ જે અંગથી વધારે પાપ કરે અંતકાળમાં એ જ અંગને અતિ દુઃખ થાય છાતીમાં મારતા નથી એ વધારે પાપ મુખથી કર્યું હતું બધાની નિંદા જ કરે એના મુખ ઉપર થપ્પડ મારી છે ગુમાસ્તા બધા ગભરાયા છે પોટલા ફેંકીને ક્યારના નાસી ગયા આ છોકરો જબરો અમારા ધણીનું માથું કાપી નાખ્યું બાળકોને લાલાએ કહ્યું કે આ પોટલા છોડો બાળકો થોડા ગભરાયા છે લાલાને કહ્યું કે કનૈયા કનૈયાનંદ બાવાની આજ્ઞા જે જરાય તોફાન કરવાનું નહીં પણ તને તને જે ચોરી કરવાની ટેવ પડી છે તે હજુ તારી જતી નથી રસ્તામાં ધોબીને મારી નાખ્યો અને એમને કે જ્યાં કપડા લો દાદાએ કહ્યું કે હું ચોરી કરતો નથી હું માલિક છું આ બધું મારું છે કે કનૈયા બધું તારું છે તમને પછી ખબર પડે હું માલિક છું હું કોઈ દિવસ ચોરી કરતો નથી બાળકો થોડા ગભરાયા છે એમને હિંમત થઈ નહીં ત્યારે લાલાએ તે કોટલા છોડ્યા છે બાળકોને પીતાંબર આપે છે આ પીતાંબર પહેરો બંડી આપે છે કોટ આપે છે જનીનો દુપટ્ટો ઓડાડે છે કનૈયો જેને જે કોટ આપે ને તે બરાબર એના માપનો જ થઈ જાય છે જરાય નાનો નહીં કે જરાય મોટો નહીં ગરીબ ગોવાળોના બાળકો છે કોઈ દિવસ આવા કપડા જોયેલા પણ નહીં નાના એ કપડા આપ્યા તે બધા રાજી થયા તું બહુ પ્રેમ કરે છે મારી બુદ્ધિ બહુ મંદ છે હું જ્યાં જઉં ને તો બધા મારો તિરસ્કાર કરે હું પરીક્ષામાં ત્રણ વાર નપાસ થયો મારી બુદ્ધિ બહુ મંદ છે બધા મારું અપમાન કરે પણ અલગ તું મારા ઉપર બહુ પ્રેમ રાખે મને કશું આવડતું હું મૂળ હવે તું શું જોઈને પ્રેમ કરે છે મને ખબર પડતી નથી હવે તું અમને કેટલું આપે છે કનૈયો ખભે હાથ રાખે છે અને સમજાવે છે હું તારો મિત્ર છું કનૈયો મારો મિત્ર કનૈયો અમારો બાળકો બહુ રાજી થયા છે એક બાળકને તો બહુ આનંદ થયો લાલાને કહેવા લાગ્યો કે કનૈયા આ કોટ પહેર્યા પછી હું પહેલા કરતા થોડો ઠીક લાગુ છું નહીં લાગે આવું સરસ કોટ પહેરીને ગામમાં ફરું ને તો કદાચ મારું લગ્ન પણ થઈ જાય હું તો ફાટેલી કામળી ઓળીને ગાયો ને પછી મારા જેવા મૂર્ખને કોણ કરી આપે તારા મારું લગ્ન થાય એવું કે મને લાગતું નથી પણ કદાચ થાય તો મારા લગ્નમાં તું આવીશ કે નહીં તારા કહ્યું તારા લગ્નમાં હું તારી સાથે જ બેસવાનો હું તારો બાળકોને એ જ મોટો આનંદ હતો કે તમે અમારો બહુ પ્રયત્ન કર્યો મિત્રો રાજી થયા છે રસ્તામાં કંસ રાજાની દાસી કુબજા મળી હાથમાં ચંદનનો કટોરો લઈને ચાલે છે ત્રણ ઠેકાણે વાકી છે કુબજાએ ચંદન આપ્યું ચંદન અને વંદન હૃદયને શીતળ બનાવે છે બાળકો ચંદનની અર્ચા કરે પ્રભુએ વિચાર કર્યો કુબજાએ મને ચંદન આપીને મારા રૂપમાં વધારો કર્યો એને હું રૂપાળી બનાવું ત્રણ ઠેકાણે વાંકી હતી ત્રણ કુબડ અપાય કુબજાને બોલાવી છે એના પગ ઉપર પગ રાખીને એના હડપચીને પકડીને બે ત્રણ વાર હલાવીને જોરથી જે અટકો માર્યો એના ત્રણ કુબડ ક્યાં ગયા છે પત્તોય લાગ્યો નહીં સરળ થઈ ગઈ હાડ બેસાડનાર ઘણા હશે પણ આવો થયો નહીં આવો થવાનો એ બુદ્ધિને ત્રણ વાક છે કામ ક્રોધ અને લો આ બુદ્ધિના ત્રણ વાક છે જેની બુદ્ધિ વાકી એનું મન વાકું જેનું મન વાકું એની આંખ વાકી જેની આંખ વાકી એનું જીવન વાકું આ બુદ્ધિ કંસની સેવા કરે તો વાકી થાય બુદ્ધિ શ્રી કૃષ્ણના સન્મુખ રહે તો સરળ થાય આજે રાધા એને સરળ બનાવી બુદ્ધિના પતિ શ્રી કૃષ્ણ અને બુદ્ધિના પિતા સદગુરુદેવ સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે બુદ્ધિને પરમાત્મા સાથે પરણાવે સ્ત્રી પિતા પાસે રહે સુખી થાય પતિ પાસે રહે સુખી થાય પણ જે સ્ત્રી પિતાને પતિને છોડીને રખડે છે એ દુઃખી થાય તમારી બુદ્ધિ પરમાત્મા સાથે ન પરણે ત્યાં સુધી આ બુદ્ધિને કોઈ સંતની સેવામાં રાખો સદગુરુ એ બુદ્ધિના પિતા છે બુદ્ધિ સ્વતંત્ર થઈને ફરે સારું નથી બુદ્ધિ ભગવાન સાથે લગ્ન ન કરે ત્યાં સુધી એને સંતની સેવામાં રાખો બુદ્ધિમાં ઘણા દોષ હોય છે પણ માનવને પોતાના દોષ ગુણ જેવા લાગે સદગુરુદેવ કૃપા કરે છે ત્યારે બુદ્ધિને પરમાત્મા સાથે પરણાવે છે ખૂબ જાણે સરળ થવી જે બુદ્ધિ પિતાને પતિને છોડીને રખડે છે તેને પંચ વિષયો રસ્તામાં મળે છે અને જબરદસ્તીથી ધણી થવા આવે બુદ્ધિને વાકી બનાવે છે એ પરમાત્માના સન્મુખ રહે તો એ સરળ બને કુબ્જાનો ઉદ્ધાર કર્યો દરજી ભગતને સુદામા મારીને સદગતિ આપી રાજમાર્ગથી શ્રી કૃષ્ણ જાય છે અને તે સમયે મોટો મંડપ દેખાયો ધનુષ્યની સ્થાપના કરી છે શત્રુને મારવા માટે આ યજ્ઞ કરતા કંસના સેવકો પહેરો ભરે છે શ્રી કૃષ્ણ બલરામનું સ્વરૂપ એવું સુંદર છે બધા જોતા જ રહ્યા છે અંદર પ્રવેશ કર્યો ધનુષ ઉઠાવીને જે નમાવ્યું તે કડકડ કડકડ શબ્દ થયો ધનુષના બે ટુકડા થયા બ્રાહ્મણો ગભરાયા કે યજ્ઞનું ધનુષ તૂટી ગયું હવે યજ્ઞ અધૂરો જ રહેશે અને આ અધૂરો રહેલો યજ્ઞ હવે યજમાનને મારશે એવું લાગે યજ્ઞ બરાબર થાય તો શત્રુ મળે યજ્ઞ અધૂરો રહે તો યજમાન મળે સાવ સેવકો દોડતા આવ્યા છે બલરામજીએ એક એકની એવી પૂજા કરી છે બધા નાસી ગયા રાજમહેલમાં કંસ રાજાને ખબર આપી છે હુજુર પેલા બે બાળકો આવ્યા છે ને આખું ગામ એમના પાછળ પાગલ થયું બધા એમના વખાણ કરે છે ધોબીને મારી નાખ્યો અને તમારી પૂજા જે છે ત્રણ ઠેકાણે વાકી હતી ને એને સરળ કરી તમારું ધનુષ તોડી નાખ્યું ને તે બ્રાહ્મણો એવું બોલે છે કે હવે તમારું કંઈક થવાનું છે બધાની ઈચ્છા છે તમે બે બાળકોને ગાદીમાં બેસાડી અને વનમાં બેઠા બેઠા રામ રામ કરો તો સારું કંસને ક્રોધ આવે છે તે ક્રોધમાં ગમે તેમ બકે છે ગાળ આપે મૃત્યુની છાયા પડે કે પાપીનો સ્વભાવ ચીડિયલ બને ક્રોધી બને સેવકો સમજી ગયા મૃત્યુની છાયા પડી છે એવું લાગે છે આ બાજુ શ્રી કૃષ્ણ બલરામ ગ્વાલબાલ મિત્રો સાથે બગીચામાં આવ્યા છે નંદ બાબા પૂછે છે બેટા કે તોફાન તો કર્યું નથી કે ના બાબા હું સીધો ગયો સીધો આવતો રહે હું તો સમજુ છું આપણા ગામમાં ગમે તેમ કરીએ તો ચાલે આ તો પારકું છે રસ્તામાં મને ઘણા લોકો મળ્યા બધા મને તાકી તાકીને જોયા જ કરે બધા મને એક જ પ્રશ્ન પૂછતા હતા તું કોનો દીકરો છું તું કોનો દીકરો છું આવું મને પૂછે અત્યારે બધાને મેં કહ્યું છે કે હું નંદ બાબાનો દીકરો મેં બધાને કહ્યું છે યશોદા માનો હું લાડીલો છું યશોદા મારી માં છે નંદ બાબાને આનંદ થાય છે કનૈયો મારો દીકરો તારાને સમજાવે છે બેટા કોઈ પૂછે ને તો મારું એકલાનું નામ લેવું માનું નામ લેવાની કઈ જરૂર નથી દાદાએ કહ્યું કે બાબા મારી મા મને બહુ બહુ યાદ આવે માનો પ્રેમ કોઈ દિવસ ભૂલાય બાબા હું બધાને કહું છું કે યશોદા માનો દીકરો યશોદા માએ મને મોટો કર્યો બાબા હું તમારો બાળક અને તેથી મને લોકો આ કપડાં મારા મિત્રોને પણ આપ્યા છે નંદ બાબાએ વિચાર કર્યો કે મથુરાના યાદવો સાથે મારો વ્યવહાર છે એમના ઘેર લગ્ન હોય બાળકનો જન્મ થાય ત્યારે આજ સુધી એક એકના ઘરમાં મેં ઘણું ઘણું આપ્યું છે મારો કનૈયો પહેલો જ આવ્યો છે ને ત્યાં લોકોએ કંઈ પ્યાર કર્યો છે મંદવાવા બહુ રાજી થયા આ બાજુ કંસ રાજાને રાત્રે ઊંઘ આવતી નથી ખરાબ સ્વપ્ન દેખાય બહુ ગભરાય છે પહેરવાનોને બોલાવીને કહ્યું કે જલ્દી મારા કાળને મારી નાખો જલ્દી દરબાર ભરાવો જલ્દી આ ખાડો ખોદો મને ઊંઘ આવતી નથી મોટો અખાડો ખોદ્યો છે પહેલવાનો આવીને બેઠા છે એક સિપાહી દોડતો દોડતો ગયો નંદ બાવાને કહ્યું બાવા જલ્દી ચાલો કૌશ મહારાજ તમને બોલાવે દરબાર જલ્દી ભરવાનો છે નંદજીને આશ્ચર્ય થયું કેમ મને બોલાવે દરબાર જલ્દી કેમ ભરવાનો છે બલરામજીએ લાલાને કહ્યું કે કાકા નહીં આવે મામાને કઈ મળવાની ઉતાવળ થઈ ગઈ લાગે જલ્દી કેમ બોલાવે કંસ ત્રાસમુપાગમ નંદજીએ શ્રી કૃષ્ણને કહ્યું છે બેટા આજે મોટો રાજાઓનો દરબાર છે મને બોલાવે છે કે હું આગળ જઉં છું તારે આવવું હોય તો તું પાછળથી આવજે પણ જરાય તોફાન કરવાનું નહીં મોટો રાજાઓનો દરબાર મારી પાસે શાંતિથી તારે બેસી જવાનું તારે કહ્યું કે બાબા હું જરાય તોફાન કરવાનો નથી આ મથુરાના લોકો છે ને એ જ બહુ તોફાની અમે ગામડામાં રહીએ ને તો અમને ચીડાવે છે આ ગામડિયા છે આ મૂર્ખા છે આવા મારા મિત્રો મને બહુ હાલા લાગે છે મારા મિત્રનું કોઈ અપમાન કરે ને તે મને સહન થતું નથી હું તોફાન કરવાનો નથી પણ વિના કારણ કોઈ અમારું અપમાન કરે ને અમને ત્રાસ આપે તો પછી આજે તો એક એક ને હું ઠેકાણે જ પાડી હું તોફાન નહીં નંદજી ગયા છે કંસ રાજાને ભેટ આપીને બેઠા છે આ બાજુ શ્રી કૃષ્ણ બલરામ ગ્વાલ બાલ મિત્રો સાથે જાય છે રસ્તામાં કોરે આપે